આ સુગમર જતું પછી પછી પેલી શંકા ને બધું પછી કરે છે ને આવી લાલચ લાલચ માં લાલચ માં પોતે સફળ ના થાય ત્યારે શંકા કરે ને એવું બધું કરે ને બધું થાય સફળ ના થાય એમ શું શંકાઓ બધી બધી કરે

એટલે જ્ઞાની વગર આ ફોડ કોણ પાડી શકે આ જગત માંથી છૂટવું કેટલું બધું જોખમી છે આવી બધી ઝીણપ આવું બધું ફોડ પાડે કે આવું એટલે આટલું બધું જોખમ વાળું હોય છે આ બધું ખરેખર બંધેલો છું કે એવું જાણે તો બંધેલો એ બધા લોકો શું નિર્ગત વાળું જોયું બધા કોણ પડતા તારું કોણ એ તો કઈ રીતે બન્યું છે કોઈ કહેવાનું બધી ડિફિકલ્ટ સ્કૂલમાં ફટ ગયેલું ભાઈ નહીં આવે માનની પડેલી હોય તો લાલચ ની પડેલી ના હોય માનની પડેલી અવગુણો બહુ માનની લાલચ બેસી જાય તો એને ભીખ કહ્યું મનની લાલચ ને મનની ભીખ કીધી ભીખ એટલે માન જુદું અને મનની ભીખ જુદી કઈ લાલચ કપડ પોતાને ખબર ના પડે એવું આ લાલચ માં એવું હોય બેમાં શું ફેર આપે આવડે બધી પ્રકાર ખબર કઈ

તમને કહીએ છે કહીએ છે ને દાદા તમે કયો છે એ પ્રમાણે ક્યાં કરે છે અને અનુભવમાં આવ્યા કરે હોય છે અનુભવમાં આવશે કરવું આવું અને કરવું આવે કરવું આવે જ નહીં દાદા આવતા આવતા કરવું અટકી જાય છે ના કોઈ આજી નહીં કરવું કરવું તો કોઈ સહન કરી શકે એવો છે નહીં ના કરવું નથી જ્ઞાન બાબત કરવી શું એટલે મૃત્યુ એના મીઠાશ જ મીઠાશ છે દાદા ભાઈ નથી આપવા એટલી વાત શરીરની તબિયત આટલા બધા કરવાના સારા કરો શું નામ હતું તુવરજી પોતાનું અહિત થયું સમજાયું નથી સુવામાં અહિત થયું ત્યારે તમે નહીં કરતો કેમ કુસુમ ભગવાન પર નિશ્ચય કરવાની આજ્ઞામાં રહેવાય ને નિશ્ચય કરવાની આજ્ઞામાં રહેવાય ને નિશ્ચય કરીએ તો આજ્ઞામાં રહેવાય ને બધું બધું રહેવાય એ આપણી જ બોલ દાદા આજ્ઞામાં ના રહેવાય આપણી જ ને બીજા કોઈ એટલે લાલચ વાળા રસ્તા પર ચાલતા ચાલતા એમણે સમજાવ્યું અમે લોકો લાલચ વાળા રસ્તા પર હું ચાલતો હતો ત્યાં એમણે સમજાવ્યું કે લાલચ ના રાખવાની કોઈની યાર એ અમે આપણે લગાન બાંધ્યું ને ત્યારે જયંતિ ભાઈ રમાભાઈ આપ બતાવો તમે બતાવો આપ બતાવો પોતાને ઘર જોયું એવા કરી મુદ્દા ઉપર જવું જળને સ્થિર જેમાં પરિવર્તન નથી જગનમાં ઉદ્યોગામી ચેતન હોય તો તમને ઉપર લઈ જાય ઉદ્યોગામી થાવ ચેતન ઉદ્યોગામી થાય અને જળ સ્થિર રહી જાય સ્થિર રહે પરિવર્તન પરિવર્તન ના થાય જગમાં પરિવર્તન ના થાય ચેતનમાં ધીરે થાય ધીરે ધીરે ધીરે થાય ના તો સડી જાય ભાર ઉતરી ના રહે ભાર ઉતરી ના રહે ઉતરી જાય ઉતરી જાય નિરંતર પરિવર્તન નિરંતર પરિવર્તનશીલ છે દેખાય છે જીવનમાં કેમ મૂકી શકાય અનુસરવા માટે શું સિદ્ધાંતો છે આક્રમ વિજ્ઞાન આક્રમ માર્ગ ધીરુભાઈ અપમાન કરે તો અસર થાય છે સીધી અસર થાય છે અંદર કોઈ તત્વ છે એને અસર થાય અંદર ના કોઈ તત્વ ને અસર થાય થાય અંદર નું કઈ સ્વમાન ગવાતું હોય એવું લાગે સ્વમાન સ્વમાન ગવાતું લાગે છે અંદર કઈ સ્વમાન હોય એને આપણે પ્રતિકૂળ લાગ્યા હોય એટલે કરે આપણી વાત આપણી વાત એને પ્રતિકૂળ લાગી એટલે એ આપણું અપમાન કરે આપણી વાત એવી પ્રતિકૂળ લાગી એટલે આપણને અનુકૂળ એ ન લાગ્યા એટલે આપણે એ આપણને પ્રતિકૂળ લાગ્યો એટલે આપણાથી એવી વાત નીકળી સામે વાળો આપણને પ્રતિકૂળ લાગ્યો એટલે આપણાથી એવી વાત નીકળી અને ઓલાને આપણે પ્રતિકૂળ લાગ્યા એટલે એને સોમાન ભંગ કર્યું એ પણ થાય પ્રતિકૂળ લાગે તો આનું કારણ હા એ સામે વાળો ગાઢ દીધા વગર ના રહે તો આપણને પાછું દુઃખ થાય છે સામે વાળો ગાઢ દે જા પ્રતિકૂળ કોઈ ગાઢ ગાઢ દે તો શું કરવું કોઈ ગાઢ દે તો શું કરવું विभाग साथी કહ્યું મને કેમ કહ્યું એ આપણા કર્મો એવા ઉપાધિત હશે એટલે એવો સામે નું નિમિત બન્યું કર્મ હશે કે સામા વાળો નિમિત્ત બન્યો આપણે માટે જાણવા છતાંય થઈ જાય છે તો એનું શું કરવું જાણવા છતાંય થઈ જવાય છે એના માટે શું કરવું પણ એવો ગુસ્સો હજી નથી આવ્યો નથી ઈ જાતનો ગુસ્સો હજી અંદર ઉત્પન્ન થતો નથી જાણવા છતાંય ગુસ્સે થવું એને બદલે ગુસ્સામાં ભળી જવાય છે ગુસ્સામાં ભળી જવાય છે ગુસ્સામાં ખરો ગુસ્સો થઈ જાય છે ત્યારે જાણવાનું નથી રહેતું તે પછી જાણવાનું આવે છે કે આ ખોટો ગુસ્સો થયો મારા કંપની બોલે છે નિમિત્ત છે એવું તમે જાણવાનું પછી વધુ આચરણમાં નથી આવ્યું આચરણમાં નથી આવ્યું આચરણમાં આવશે પણ એટલું જાણ નથી હા જાણ પછી ઘણી વાર હાજર થઈ જાય એ કામ સાચી વાત સાચી વાત રહી જ ઈ કેમ રે કેમ રહેતી નથી એ ખબર નથી પડતી એ કેમ રહેતી નથી ત્યાં અને કુવા ખબર રહે છે ત્યાં ખબર રહે છે સમજાવો તમે સમજાવો

જાગવાની પણ ગુસ્સો થયેલો ભગવાન પણ ના કરે ગજુ કપાય તો શું કરો ગજુ કપાય તો ફિકર કરીએ દુખી દુખી થાય સ્વીકાર કરીએ દુઃખ દુઃખ લાગે દુઃખી થઈએ કાપડ છે કયા આધાર કાપડ છે કર્મો ના ઉદય હશે એટલે એક આપી ગયો એ માન્યતા બરોબર દ્રઢીભૂત થઈ જાય તો પછી કોઈ વસ્તુ કઈ પોતાનો ગુના એવું કહેવા છતાં એ જાગૃતિ ભાઈ જાગૃતિ રાખવા છે કુવારો કેમ લે છે વાતો કરશો કુવાર બે ફૂટ રેલિંગ તો મીઠું બાંધી એટલા માટે આવું કરવું નહીં પણ કોઈ કરતા નહીં ગવર્મેન્ટ આવું કરતું ત્યાં બધું રેલિંગ વગર કર્યું તરફ બાજુમાં આ જાગૃતિ કેમ સતત રાખી શકાય સતત રાખી કેવી રીતે શકવી આ જાગૃતિ સતત કેમ કેવી રીતે રાખી શકાય ને આવરણ લાવી નાખે જાગૃતિ પુષ્કળ છે પૂરેપૂરી જાગૃતિ જીવ વિશે કેવી રીતે જાગૃત રહી શકાય સતત જીવ વિશે સતત કેવી રીતે જાગૃત રહી શકાય એટલે તો આવ્યા નથી વાત સ્વાધ્યાય સતત કરીએ છીએ જે બુક છે ને એમાં સ્વાધ્યાય સતત પ્રતિક્રમણ ક્યાં કરવું એ બધું આ તો કરો ને કહેવાય મેલ ઉતરે મેલ ઉતરે નીકળે હા જોતો હું શું ભાઈ નીકળે સંસ્કાર ધીમે ધીમે પાતળા પડે એવું લાગે આપણે જે તમારે આપતવાણીમાં જે વાંચવામાં આવ્યું ને કે સમયે સમયે પ્રતિક્રમણ કરી લેવું ઓન ધ સ્પોટ તાત્કાલિક પ્રતિક્રમણ કરી લેવું એ પ્રતિક્રમણ ની વિધિ આપ બતાવો અમે પ્રતિક્રમણ કરી નથી શકતા હા હા ઓન ધ સ્પોટ શું કરવું બસ એટલે આપણો ઓન ધ સ્પોટ નું કરાવીએ નહીં તો નિવેદન ના પાછળ અમે પાછળ પડેલા છીએ કરવાનો રાગ છૂટતો નથી <laughs> જરૂરી એવું નથી બસ એટલો ફિગર ધારણા છે કઈ વાંધો પછી શું થવાનો ક્યાં ને મોત સુધી જાય એ એ છે એ છોડવો છે એ બધી અણસમજ માં હતી બધી વાત જ્યારથી આ જાગૃતિ વિશે સતત જાણવાની કોશિશ કરીએ છીએ ને તો જાગૃતિ નું મહત્વ વધી ગયું છે બાકી બીજી કોઈ વસ્તુ નું મહત્વ નથી માણસ આપણું બધા કયા ઉધારી પાસે ઉગીએ ડાયરેક્ટ પોતાનું હકીકત કરી દેવી આપણી કરતા શું વિચાર્યું નથી સુધારી નાખે અને મનમાં શું પાડવા માંગતો હોય આ જો બધા બાબા એકદમ સાદા સુધા રહ્યા આમાં મસ્તી માની ગયા મસ્તી આમાં ગયા મસ્તી હવે દ્વેષ માની ગઈ દ્વેષ

મૂળમાં બી કઈ ના કરું પણ બતાવવા વગરની પહેર છે તારમાં પહેર કહેતો હું કશું કરું આત્મા લેવું જતો એ રહે છે સતત રહે છે આ તો મને કહેતો હું પહેલા તું મને કહેતો હું પહેલા જાતે કાઢવા નથી નીકળતા આ વસ્તુ તું ના શું કહું કોઈ કારણ અગવડતા કરી ગઈ તો આરામ રહી નીકળશે નહીં એના કરતા અમે કઈ સાહેબ સર કાઢી આવ્યો છું મને આગળ ચલાવ્યા પછી હું મારી અત્યારે આજ્ઞા રહી છે શું વાત એટલું શ્વાસ શું વિવાહ વિશ્વાસ છે ઝઘડા છે કે લાલચ લાલચ રમણભાઈ નું નામ છે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે અને લાલચ થી આ

ભલે ભૂલી જાય છોકરા બોકરા મસ્કૂર કર્યા પછી ભલે ભૂલી જાય અને આ શું છે તે પોતાનું પોતાનું કારણ છે જે જગ્યાનું લખાણ રહેતો હોય તે ભૂલી જાય ક્યાં જવું હોય પૂછી પટાવ હા લાલચ શું બિલકુલ સારું સરસ લાલચ જેનો હું સ્ટ્રોંગ લોકો આપણા માણસો લાલચ કેટલું તો માનું છે ઓપન પોઈઝન છે આવે ખાવું મળી આવે છે ખાવું મળી મળી જાય મળી જ રહે છે પ્રમાણે લાલચ વગર રહેવાથી મળી રહે છે બધું મળી રહે છે હા અમને કોઈ ઈચ્છા પણ નહીં કરતા તો મળે છે અમે ઈચ્છા નહીં કરતા તો બધી ચીજ મળે લાલચ નહીં પણ ઈચ્છા નહીં કરતા બધા લાલચ અને ઈચ્છા એ બેની એ બેમાં ઈચ્છા રાખવાની છૂટ ઈચ્છા રાખવાની છૂટ છે લાલચુ તાર પુત્ર એ પૂરી જિંદગી ક્યાં ક્યાં જાય લાલચ એટલે લાલચમાં સારા નસ્તાનો પછી વિવેક નહીં રહેતો હશે જાનવર રૂપે જાનવર બરાબર તો દાદા અમારી ધર્મક્રિયાઓ કેટલીક જો લાલચને એટલે પ્રતિષ્ઠાને લીધે હોય ને લીધે હોય નામ ને માટે એ ને લીધે હોય તો એનું એ લાલચ ના સંસારમાં છે નામ કરવાની ઈચ્છા હોય બીજી ઈચ્છા હોય લાલચ લાલચતા કૂતરા જેવું કઈ નહીં બોલે ના કે મારા બૈરા છોકરો કોઈ બીજા ના લખો કોઈ બોલ સરસ મારે ઘેર ગયું છે પહેલું વાક્ય મને પસંદ પડે મારે ઘેર એ ટ્રાફિક જવું જોઈએ વાતો કરતા મારે ઘેર જવું બીજી પાસે છે લાલ બિલકુલ નથી થોડી ઘણી લાલ તો બધા હોય પણ એ લાલ દબાવી દે દબાવી દે થોડી ઘણી લાલ દબાવી દે લાલસુદ જે લાલસુદ જાગૃત ગુરુ તો મળ્યો ગુરુ મળ્યો ના બધે ફરવા કરવાનું ઘરું લાગ્યું હતું ને જ્ઞાન માટે મેળવવા માટે જતા હતા બધે પ્રશ્ન છે એમણે જે દિશા બતાવી તે બરાબર છે કે નહીં તો આપણે પૂછ્યું કે ક્યાં જવું છે તો કઈ ઘરે જવું છે આપણે પૂછ્યું કે કઈ દિશામાં જવું છે એમણે કીધું અંતર દશામાં તો એ બરાબર જવાબ છે બાહ્યમાં નથી આ જવાબ લાલચ ઘેર જવું છે કેમેરા મરેલા પણ ધારક ના થયો હોય જ્ઞાની પુરુષ નો યોગ ન થયો હોય અને છતાં જો આવા ભાવ રહેતા હોય કે મારે ઘેર જવું છે

બહુ કોઈ ઘરે નથી બહુ રાખતો નથી બધા બહુ ઓછો ટેન પર્સન્ટ હશે દસ ટકા જેટલું છે ખરા એટલા એટલાથી વધારે એનાથી વધારે એનાથી વધારે દસ ટકાથી વધારે અને બીજા માનું વીસ ટકા આપણે માની તો એસી ટકા સારા એસી ટકા કયા ખાતે વીસ ટકા મોહ સ્વીકારીએ આપણે મોહ હતો છે વીસ ટકા મોહ છે એસી ટકા નથી તો એસી ટકા શું છે નિવૃત્તિ રહેશે નિવૃત્તિ રહે છે બધા ભાવથી વૃત્તિ ઓછી રહે છે દાદા એક નાની વાત કરું અમે લોકો અમદાવાદ જવાના હતા અમદાવાદ થી આબુ જવાના હતા અને ત્યાં જ એમનો દીકરો છે બહુ જ માંદો થઈ ગયો અમદાવાદમાં તો મને કહું કે નહીં રમેશભાઈ આપણે <coughs> આબુ જવાનું નક્કી કર્યું છે એટલે જવાનું દીકરો તો સારો થઈ જશે <coughs> એટલે માંદો દીકરો તો છતાં પણ મારી સાથે આવ્યા હતા આપું હા તો બી આપણે આગળથી નક્કી કર્યું છે ખબર નહીં હવે એ ખબર નહીં ગઈકાલે અમે લોકો આવવાના હતા નિશ્ચય મજબૂત થશે નિશ્ચય મજબૂત તે મોહી કહેવાય નિશ્ચય નરમ હોય તે મોહી કહેવાય સંસાર પક્ષમાં સંસાર પક્ષમાં છે માટે પક્ષકાર સંસારનો પક્ષ

હા લવો જ પડશે નિવેડો તો લવ જ પડે ઘરે જવું છે ને ઘરે જવું છે એટલે પછી નિવેડો તો લવ જ પડે ને રમણભાઈ રમણ વિશે અંદર ટકા મો રમણભાઈના અસર થાય કશું નામ પર જતા હોય તો અસર થાય કે ઓછી થાય છે બહુ ઓછી થાય છે આપણે થાય છે ખરું દસ હજાર રૂપિયા જેવું કરે તો થાય ઓછી થાય પાંચ લાખ રૂપિયા થાય તો કચરો અપાય તો થાય થોડી પાંચ લાખ રૂપિયા થાય તો પાંચ લાખ રૂપિયા થાય તો થાય પાંચ લાખ નો બધું કપાય કે લાભ જાય એ રિલેટિવ ટર્મ્સ એ બધું રિલેટિવ ટર્મ્સ છે ઓછી વધતી થાય પણ વધતા ઓછી થાય છે ઓછી વધતી જાય પાંચ લાખ જાતિ કેમ છુપાવ્યા હતા તમને સીએ સુધી એને પ્રદર્શિત કરવાથી ફાયદો એને પ્રદર્શિત કરવાથી શું ફાયદો ફાયદો ના હોય પછી પ્રદર્શિત ના કરવામાં ફાયદા નથી પણ નુકસાન બહુ ના ના એવું કઈ છે નહીં પ્રદર્શિત કરવાથી લાગતું નતો ફાયદો છે એટલે નથી કર્યું પ્રદર્શિત કરવાથી ફાયદો છે એવું લાગતું નતું એટલે નથી કર્યું પ્રદર્શિત કરવામાં ફાયદો છે એવું લાગતું નુકસાન બહુ છે ના કરે ભાવના નથી થતી ખાસ કે પ્રદર્શિત કરવું જોઈએ એવી ભાવના થતી નથી કે પ્રદર્શિત કરવું જોઈએ આમાં પ્રદર્શિત કરવા શું થાય ભાવના ના થઈ તો વધારે ના કરશો પ્રદર્શિત કરવાનો શું ફાયદો કે જો આપણું સાચું હોય કે ભાઈ આ હુનાનો સિક્કો છે અપક્રિય વિવાહ શું છે વિવાહ ના હોય તમે કહીએ વિવાહ રોલ પર કમ ગયા તમે કમ મેળવી શકાય વિશે છે ચીજ પત્તો અમારે ગોલ ગોલ મૂકે ગોલ ગોલ ને ગોલ માને ક્યાં રહે જેમ તમે ગેરજાર વાત કરતા હતા એમને એક્સેપ્ટ કર્યું લાલચ નહીં તે એક્સેપ્ટ કર્યું એવું આ જે કોઈ એક્સેપ્ટ કર્યું એક્સેપ્ટ કર્યું નહીં ના કર્યું તમે માર્ગદર્શન હતું માર્ગદર્શન આપો તમે માર્ગ બતાવો તમે માર્ગદર્શન પ્રશ્ન પૂછો છે લખ્યું પોતાની જાત પ્રદર્શિત કરી એવી જાત પ્રદર્શિત કરવામાં બધા અત્યારે હાથી કરે એવું નથી એમને જે પ્રદર્શિત કરી ને એ તો આપી જાય એવી આપણે એવું તમે ખરેખર કોણ શકીએ રિયલિસ્ટિક એટલે બધું પ્રદર્શિત કરી અને મોસમ છે બધું રિયલિસ્ટિક છે બધું રિયલ જેમાં આપણું વધારે નથી એમ કેવું છે કે ના કહેવાય પ્રદર્શિત ના કહેવાય કરી કરી પાય માય સેલ્ફ માય સેલ્ફ બોલે કરો સેલ્ફ શું છે બોલનાર કોણ રમણભાઈ માય સેલ્ફ બીજાને કહેશે સાહેબ બીજાને ભાઈ સાહેબ અરે તમે કોણ છો એ નહીં જાણવાથી લોકોએ નામ પાડ્યું ઓળખવા માટેનું સાધન રમણભાઈ લોકોએ નામ પાડ્યું શિક્ષણ શિક્ષણ આમ તેમાં કેવી રીતે પોતે છૂટે બીજાની મદદથી બીજાની મદદથી જ છૂટી શકે તમારે શું કેવું જોઈએ સાહેબ જોરા બંધ મારું જુઓ તારા મારું બંધને જુઓ ખાસ કરીને મને બોધ્યો પણ તાર એક વાતો છોડી આવે બધું ઉકાઈ ગઈ પણ એક વાતો અરે પતાવી જશે ધીમે રહીને આ વારંવાર જો દેખાય ખબર નહીં પડે વધારે પડે કે આ કઈ જગ્યાએ શીખ્યું હા આવે અનુભવમાં આવે તારા અનુભવમાં આવે ચાલુ બધા આવું કરવા માટે જમ્પિંગ કરવામાં ઉડી ગયા હતા શું કરે છે ભગવાન પાસે કઈ નહીં ભગવાનની પાસે બધું જ છે આખું બ્રહ્માંડ છે એમની પાસે આખું બ્રહ્માંડ છે બધું જ છે આખું બ્રહ્માંડ છે એમનું ક્યાં ગઈ ફરી હતા છે પરિવર્તાથી ચાલે ધંધો છે એનો વેપાર વેપાર ધંધો છે ભગવાન શું વેપાર છે ભગવાન તેની સંભાળ લેવી જે બનાવી ચૂક્યું બધાની સંભાળ એમની સંભાળ લેવી માલિકીની વસ્તુ જે બધી હોય એની માલિકની જે વસ્તુ છે એ બધાની સંભાળ લેવી શું સંભાળ જે એની માલિકીનું છે જે એની માલિકીનું છે જે ભગવાને બનાવ્યું હોય એની સંભાળ લેવી પડે ને સંભાળ લેશે જ બધા તબેલ મંગાવો ને ટીવી લાવે મોકલે તબેલ કઈ જાતનું ના બધા ચિંતામાં થઈને શું કારણ અંબારે આવી ગઈ ખબર સંભાળ લેવાનું ત્યાં પછી એનો એમાં શું મળે અમે સંભાળ લે તે બધું શું મને પ્રાપ્ત થાય આનંદ થાય આનંદ થાય અમને સેવા કરતા છે એટલે તાલુક આનંદ આવે કોઈ માલિક ના બને કોઈ કોઈ જીવનો કરતા નથી કોઈ શબ્દ રીતે ઠંડા થઈ શકતો નથી તો જ્યાં બધા પર ત્યાંથી નીકળે સરિયા વાર્તા બધી સવાલ ચાલે સવાલ આવી પણ ચાલ્યા સભાથી રાગા નાતા દ્રષ્ટા પ્રમાણે જ્ઞાતા દ્રષ્ટા પ્રમાણે આ બધાને ગુનાઓ જાણનાર લાગે તો ના હોય કઈ તથ્ય લાગે છે હાથમાં એટલે તથ્ય જાણવાની જરૂર આ બધું આવું બધા શાસ્ત્ર બધી વાત કરી એ લોકોનું માટે છે સ્ટેન્ડર્ડાઇઝ છે શું છે આઉટ તો સ્ટેન્ડર્ડ થવું હોય જેને ઘેર થવું હોય તેના માટે શાસ્ત્રમાં વાત હોય ચાર વેદ ભણી રહ્યું તો વેદ દીકતા જ બોલે છે સિર્ફ ના આપતો ચાર વેદ ના જ્ઞાતા છે ત્યાં જાય એટલે ત્રણ છુટકારો છુટકારો ગોળમાં તો પૂર ભાષા છે શું છે અને આત્મા સૂક્ષ્મતમ છે તે રીતે વેદમાં સમાય જ્ઞાન બાંધવું જ્ઞાન બુદ્ધિ અને શું કહું બુદ્ધિ ને